unmuted. Meeting has started. Meeting has started. Started. Started. Started. दंड प्रणाम देवी આગળ ભગવાન વિરાટ સ્વરૂપનું દર્શન વિરાટ સ્વરૂપનું દર્શન કરાવે છે અર્જુનને એમાં પંદરથી એકત્રીસમાં શ્લોક સુધી અર્જુન વિરાટ સ્વરૂપની સ્તુતિ કરે છે અને ત્યાર પછી આગળ ભગવાન એમને કહે છે કે તું આ બધાને માર કારણ કે એ બધાને મેં પ્રથમથી જ મારેલા છે એવું ચોત્રીસમાં શ્લોક સુધી એ વર્ણન આવ્યું તું દુઃખી ન થા અને યુદ્ધ કર એમ કરીને ત્યાર પછી પાંત્રીસમાં શ્લોકથી કરું છું સંજય ઉવાચ एतत् वचनं केशवस्य कृताञ्जलिर्वेपमानः किरीटी नमस्कृत्वा भूयः एवाह कृष्णं स गदगदं भीतभीतः प्रणम्य સંજય કહે છે કે કેશવનું આ વચન સાંભળીને ઘણા જ ભયભીત થયેલા અને ધ્રુજતા અર્જુને હાથ જોડી શ્રી કૃષ્ણને નમસ્કાર કરી તથા પ્રણામ કરી ગદગદ કંઠે પુનઃ નીચે પ્રમાણે કહ્યું અર્જુન વાચ સ્થાને ઋષિકેશ તવ પ્રકીર્ત્યા જગત રહસ્યત્ય અનુરજ્યતે ચ રક્ષાંસિ ભીતાની દિશો દ્રવંતી સર્વે નમસ્યંતી ચ સિદ્ધ સંગાહ અર્જુન કહે છે હે ઋષિકેશ આપની કીર્તિથી જગત હર્ષ પામે છે અને પ્રસન્ન થાય છે રાક્ષસો ભય પામે દિશાઓમાં દોડે છે અને સર્વ સિદ્ધોના સમૂહો નમન કરે છે તે યોગ્ય જ છે અહીંથી છત્રીસ થી છેતાલીસ અગિયાર શ્લોકથી અર્જુન ભગવાનની પ્રાર્થના કરે છે આ છત્રીસમો શ્લોક એ રક્ષોગ્ન મંત્ર એટલે રાક્ષસોને મારવાનો મંત્ર છે તે રક્ષોગ્ન મંત્ર શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે એટલે અર્જુન અહીંયા એમ કહી રહ્યા છે કે ભગવાનની કીર્તિથી જગત જે આનંદ જે જગતને મળે છે તે પણ ભગવાનથી જ મળે છે અને જે પ્રસન્નતા જે પ્રાપ્ત થાય છે એ પણ ભગવાનથી જ છે અને જે રાક્ષસો ભય પામે છે તે પણ પ્રભુની જ જે એવી ઈચ્છા છે તેથી તે ભય પામે છે અને સર્વ સિદ્ધોના સમૂહ પ્રભુને નમન કરે છે એમ કરી અને સર્વ એ શ્લોકથી અર્જુન પણ ભગવાનની પ્રાર્થના કરે છે અને આગળના શ્લોકમાં આપણને એટલું કહ્યું કે ભયભીત થયેલા છે અર્જુન આવું પ્રભુનું સ્વરૂપ જોઈ અને ભયભીત થયેલા છે એટલે ગદગદ કંઠે પુનઃ નીચે પ્રમાણે કહી રહ્યા છે એમ કરીને અર્જુન ઉવાચે સંજય કહે છે કે અર્જુન ભયભીત થયેલા છે આમાં બંને શ્લોકોમાં અમૃત તારંગીણીમાં વિશેષ કરેલું છે પણ સંસ્કૃત હમણાં જ મને ખબર ને હમણાં જ જોયું તો મને એટલું સમજમાં નહીં આવ્યું સારું કરેલું છે એમાં ત્યાર પછી સાડત્રીસમાં શ્લોકમાં કસ્માત ચતે નમેરન મહાત્મન ગરી હશે બ્રહ્મણો ત્યાદિ કર્ત્રે અનંત દેવેશ જગન્નિવાસ તમ અક્ષરમ સદસત પરમ સદસત તત્પરમ યત શ્લોકાર હે મહાત્મન બ્રહ્માથી પણ મોટા આદિ કરતા આપને તેઓ કેમ ન નમે હે અનંત હે દેવો નાયુષ હે જગન નિવાસ આપ અક્ષર છો સત છો અસત છો અને જે પર છે તે પણ તમે આપ જ છો તો વિવેચન આપ વિરુદ્ધ સર્વ આશ્રય હોવાથી સત છો અને અસત પણ છો જે પર કારણ એટલે પુરુષોત્તમ છે તે પણ આપ જ છો એટલે વિરુદ્ધ ધર્મના આશ્રય હોવાથી સત પણ આપ અને અસત પણ આપ અને પર કારણ પણ આપ અને પુરુષોત્તમ પણ આપ એમ કરી એમના વિરુદ્ધ ધર્માશ્રયતા અહીંયા બતાવી છે અને આડત્રીસમાં શ્લોકમાં ત્વમ આદિદેવ પુરુષ પુરાણ સ્વમસ્ય વિશ્વસ્ય પરમ નિધાનમ વેત્તાસી વેદ્યમ ચ પરમ ચ ધામ ત્વયા તતમ વિશ્વમ અનંત રૂપમ શ્લોકાર્થ આપ આદિદેવ છો પુરાણ પુરુષ છો આપ આ વિશ્વનું પરમ નિધાન છો આપ વેદતા છો વેદ્ય છો અને પરમ ધામ છો હે અનંત રૂપ વિશ્વ આપથી વ્યપાયેલું છે વિવેચન આપ આદિ દેવ છો અથવા દેવોના આદિ આપ જ છો આપ પુરાણ પુરુષ અથવા પુરુષોત્તમ છો આ વિશ્વનું પરમ નિધાન અથવા લય સ્થાન પણ આપ જ છો વેદતા એટલે જાણનાર તેમજ વેદ્ય એટલે જાણવા યોગ્ય પદાર્થ પણ આપ જ છો પરમ પરધામ એટલે પુરુષોત્તમનું પરધામ અક્ષર પણ આપ છો અને આપના અનંત રૂપથી આ વિશ્વ વ્યપાઈ રહેલું છે એમ કહીને અર્જુન બધું પ્રભુ આપ જ છો કે જે કંઈ દેખાઈ રહ્યું છે તે પણ આપ છો અને જે નથી દેખાઈ રહ્યું તે પણ આપ જ છો એમ અહીંયા આડત્રીસમાં શ્લોકમાં કહે છે આગળ ઓગણચાલીસ નો શ્લોક હેતલ ઓગણચાલીસ થી હરિવદન ભાઈ ના છે ને ચારે હેતલ કરી રહી છે હવે આગળ કરી કઈ રહ્યા એક મિનિટ હેતલ એક મિનિટ અહીંયા પ્રીતિબેન નો પ્રશ્ન છે હા હાજી દંડોત પ્રણામ અહીંયા આગળ એક તો આ જે છત્રીસમાં શ્લોકની અંદર એમ કીધું ચાલશે દૂર રાખ થોડું વાંચો છત્રીસમાં શ્લોકની અંદર એમ કહ્યું કે રક્ષોગ્ન મંત્ર એટલે રાક્ષસોને મારવાનો મંત્ર છે એ ના સમજાયું એટલે એમાં અહીંયા એના વિવેચનમાં અહીંયા એવું કહેલું છે શ્લોકાર્થમાં કે રાક્ષસો ભય પામી દિશાઓમાં દોડે છે એટલે એ અર્થમાં છે કે પર્ટિક્યુલર આપણે મતલબ દેવાસુરોનું થતું હોય યુદ્ધ કે કોઈ એવી રીતે દ્વંદ થતો હોય તે વખતે રાક્ષસને મારવા માટે આ મંત્રનો ઉપયોગ થાય એવી રીતનો છે કે આ મંત્રને સાંભળીને જ રાક્ષસો ભય થાય છે એ અર્થમાં છે એ પૂછું છું મને તો આમાં એવી રીતે સમજાયું કે જેમ ભક્તિઅંશમાં છે ને કે શત્રુ મારણ મંત્ર છે તો એવા કોઈક મંત્ર રાક્ષસોને મારવાના પણ શાસ્ત્રમાં હશે એવી રીતે કોઈક મંત્ર હશે અને એનું અહીંયા નિરૂપણ કરી રહ્યા છે એવું મને સમજાયું અર્જુનને થયેલા આ જે કૃતિ જાય છે ક્રાંતિ માટે વાપરતા થઈ જાય કોઈ વ્યક્તિ એમ કહેતા થઈ જાય કોઈ ગ્રહોની રાજા લોકો આવું કરતા થયા કોઈ ઇમ્પોર્ટન્ટ છે નહીં એટલે સાધન અને મતલબ એનું મેળવું પણ ફલ આનાથી આવું ફલ થશે એવું ચોક્કસ તો જ કરી શકાય ચોક્કસ એટલે જેમ અગ્નિષ્ટોમ છે સ્વર્ગ મળે છે હવે આ નક્કી હોય તો તો કોઈ વ્યક્તિ એમાં પ્રવૃત્ત પણ થાય પણ આમાં આવી રીતે લોકો વાપરે છે કે એનો અસમજીને લોકો એને મિસયુઝ કરવા લાગ્યા તો એને એઝ અ રૂલ તો આપણે પ્રોવાઈડ ન કરી શકીએ અને આ તો શોધવાની પણ કોઈ નથી અર્જુન વાત કરી નાખેલી છે તો એટલે એટલે પ્રામાણિકતા એમ પ્રામાણિકતા તો અર્જુન નો અનુભવ જ નથી મારવા માટે યુઝ થાય છે એવું તો આનાથી વધારે પ્રત્યક્ષથી વધારે હવે ફોર એક્ઝામ્પલ આ માત્ર બોલું હું યુઝ કરું તો શું થાય કાંઈ ના થાય નથી જે વસ્તુ માટે જે એમ કે છે કે અગ્નિષ્ઠોની હત્યા કરે તો એને સ્વર્ગ મળે એવું તો કોઈ સત્સંગ વચન સાથે નહીં પણ આવું ભગવાન એનું આ રિઝલ્ટ થશે એવું સિદ્ધાંત તો જ કહેવાય ને કે જેવું સાથે થતું હોય આજે એક અભિનય પોતે નહીં બધા કેટલા લોકોનો સમૂહ છે એ આની સાક્ષી પૂર્યું હવે એવા આનાથી મોટું સક્ષમ એક અજીબ મને રાક્ષસો બરાડવા જેવી આચારા ઠાકોરજીને યાદ કરીને ના આ મંત્ર બોલવા લાગીએ તો થોડી થાય દરેક કાર્ય સિદ્ધ કરનારું આપણે અહીંયા રાક્ષસોથી અસુરો લેવાના છે કે અસુરો અસુરો લેવાના ને અસુર કે <laughs> કરવા માટે સનાતન ધર્મ ની અંદર અસત ને તો કોઈ ડેફિનેશન અપાય જ નથી કે અસત એટલે શું કે જેનું અસ્તિત્વ નથી એના માટે આપણે ઉદાહરણ સસરાની સિંગડા એટલે તો છે જ નહીં તો છે જ નહીં એ પણ હું છું એમ એનો કેવી રીતે વિચારવા મૂર્તિ જયારે વાપરે છે ત્યારે એનો પોતાનો અર્થ તમે વાપરો તમારો અર્થ પેલા એ પણ નક્કી કરવું પડશે કે આ શબ્દ વાપરીએ ત્યારે ઘણા અર્થમાં વાપરવામાં આવે એ અર્થાંતર થતું હોય તો આપણે કેવું પડશે અર્થમાં એટલે એમાં તો અસત કયા અર્થમાં વાપરવાનું છે જેનું એક્ઝિસ્ટન્સ નથી અહીં એ સેન્સમાં નથી વપરાયો એમ કહેવામાં હા બરાબર આગળ છે તમે ત્યાં ખબર કરો ભાવ સંભવ અને જયારે ભગવાન પણ હું ત્યારે એના અનુકૂળ આપણે અચ્છા હલો હા મને આમાં છે ને એક ક્વેશ્ચન છે પુરુષોત્તમનું જે અહીંયા આપ્યું છે ને જે આગલા શ્લોકમાં આપ્યું છે કે હલો હા જે સાડત્રીસમાં શ્લોકમાં કહ્યું છે કે જે પર કારણ એટલે પુરુષોત્તમ છે તે પણ આપશો અને અહીંયા પુરુષોત્તમમાં જે અડત્રીસમાં શ્લોકમાં એવું કહ્યું છે કે જે પુરાણ પુરુષ છે અથવા પુરુષોત્તમ છે તે પણ હું છું તો આ કઈ કોટી થઈ આ બંને પુરુષોત્તમ અલગ અલગ છે કે એક જ કોટી છે કે દેવ એક જ એવી રીતે વાત કરી રહ્યા છે કે પર કારણ જે છે તે આપ પુરુષોત્તમ છો અને અહીંયા કે છે કે પુરાણ પુરુષ જે છે એ પણ આપ જ છો એટલે બંનેને એક જ પુરુષોત્તમની વાત કરી રહ્યા છે જે પર છે તે પણ આપ છો અને પુરાણ પુરુષ એટલે પુરાણ પુરુષો વિષ્ણુ એમ જે કહી રહ્યા છે ને તો એ આપ જ છો એમ એટલે બંને એક જ પુરુષોત્તમ ની વાત એમાં જુદી વાત નથી કરી રહ્યા બરાબર એટલે અહીંયા ખાલી બે અલગ અલગ રીતના બતાવવામાં આવી છે એટલે મને લાગ્યું કે આ પુરુષોત્તમમાં કેમ ભેદ દેખાઈ રહ્યો છે એ પુરાણ ગ્રંથના વાંચી નથી પુરાણનો મતલબ પુરાભવમ પુરાણમ પ્રાચીન આદિ એ એ રીતે એટલે ભાગવતમાં જે અવતારોની કથા આવી છે ને એમાં વિવેચનમાં એમ કહ્યું છે ને કે આપ આદિદેવ છો અથવા દેવોના આદિ છો એનો એ અહિયાં પુરાણ પુરુષ નો અર્થ છે પુરાણ માં કહેલા પુરુષ એ રીતે નહીં પ્રાચીન ખજાના આદિ જે ભાગવતમાં અવતારોની કથામાં જે પુરાણ પુરુષમાંથી જેટલા અવતાર થયા છે એ અને બીજા અન્ય અવતારો જે વિષ્ણુના બતાવ્યા છે ને એમાંના પુરાણ પુરુષ ને એ જ ને જે નરસિંહ વગેરે અવતારો પુરાણ પુરુષ માંથી થયા છે ત્યાં એવું વિવરણ આવ્યું ને કે આ અવતારો પુરાણ પુરુષ માંથી થયા છે અને ઋષભદેવ ને એ બધા જે અવતારો છે એ મૂળ અવતાર માંથી નથી પણ અન્ય વાયા વાયા થયા છે એમ એ રીતનું જ એનો એ એ પુરાણ પુરુષની વાત છે ને પુરાણનો મતલબ પ્રાઇમ પ્રાઇમ પ્રાઇમ હા હા બસ અલ્ટિમેટ જી જી It's હેલો હવે આગળ વાયુર્યમોગ્નિર્વરુણ શશાંક પ્રજાપતિસ્ત્વમ પ્રપિતામહશ્ચ નમો નમસ્તે સ્તુ સહસ્રકૃત્વ પુનશ્ચ ભૂયોપી નમો નમસ્તે આગળ અર્જુન સ્તુતિ કરતા કે છે કે આપ વાયુ છો યમ છો અગ્નિ છો વરુણ છો ઇન્દ્ર છો પ્રજાપતિ છો અને પ્રપિતામહ છો આપને પુનઃ હજારો વાર નમસ્કાર હો અને આપને ફરીથી પણ નમસ્કાર હો વાયુ એટલે સર્વને પ્રેરનાર સર્વના પ્રાણરૂપ આપ છો તેમજ યમ એટલે સર્વને નિયમમાં રાખનાર અગ્નિ એટલે સર્વના આધાર વરુણ એટલે જલના અધિપતિ સર્વરસના પૂરક ચંદ્ર એટલે સર્વને આનંદ આપનાર પ્રજાપતિ એટલે સર્વ સર્વને શંકરને ઉત્પન્ન કરનાર અને પ્રપિતામહ એટલે બ્રહ્માના પણ ઉત્પાદક આપ છો તેથી સર્વરૂપ આધિદૈવિક સ્વરૂપ હોવાથી આપને હજારો વાર પુનઃ પુનઃ નમસ્કાર હો દરેક સ્વરૂપે આપ થયા છો તેથી આપને આપના સર્વરૂપ આધિદૈવિક એવા સ્વરૂપને હજારો વાર પુનઃ પુનઃ નમસ્કાર કરી રહ્યા છે નમ પુરસ્તાદ અથ પૃષ્ઠ તસ્તે નમોસ્તુ તે સર્વત એવ સર્વ અનંતવીર્યામિતવિક્રમસ્ત્વં સર્વં સમાપ્નોષિ તતોસિ સર્વઃ હે સર્વ આપને આગળથી તેમજ પાછળથી નમસ્કાર હો અને આપને સર્વ તરફથી નમસ્કાર હો હે અનંત વીર્યવાળા આપ અપરિમિત પરાક્રમવાળા છો આપ સર્વને વ્યાપો છો તેથી સર્વરૂપ છો હે સર્વ સર્વરૂપ આપને સર્વ બાજુએથી નમસ્કાર હો આપને નમસ્કાર કરવા સિવાય બીજું કાંઈ કરવું શક્ય નથી એટલે શ્રી મહાપ્રભુજીએ પણ શાસ્ત્રાર્થ પ્રકરણમાં કહ્યું છે કે આસનમ તે ગરુડાસનાય પ્રભુને નમસ્કાર સિવાય જીવ કંઈ કરી નથી શકતો અને નમસ્કાર પણ ભગવત ઈચ્છા હોય તો જ કરી શકે છે ભગવત કૃપા હોય તો એ અહીંયા કહી રહ્યા છે આપ એક આપ એક હોવા છતાં સર્વરૂપવાળા હોવાથી અનંત વીર્યવાળા છો આપનું પરાક્રમ પણ અપરિમિત અથવા નિહિસીમ છે આપ સર્વને વ્યાપો છો અર્થાત જુદા જુદા રૂપથી પદાર્થ માત્ર થઈ સર્વરૂપ થાઓ છો તેથી આપ સર્વરૂપ છો આ શ્લોકના અનુસંધાન સુબોધિનીજીમાં દસમ સ્કંધમાં દસમા અધ્યાયમાં કરેલું છે સખેતી મત્વા પ્રસભમ યદુક્તમ હે કૃષ્ણ હે યાદવ હે સખેતી અજાનતા મહિમાનમ તવેદમ મયા પ્રમાદાત પ્રણયેન વાપી યચ્ચાવહ यच्चावहा सार्थम् असत्कृतोऽसि विहारशय्यासनभोजनेषु एकोऽथवाप्यच्युत तत् सक्षमं तत्क्षामये त्वाम् अहमप्रमेयम् હવે આગળ એમ આમાં પ્રાર્થના કરતા કહી રહ્યા છે સ્તુતિ કરતા કે હે અચ્યુત આપનો આ મહિમા નહીં જાણવાથી મેં આપને કેવળ સખા જાણી પ્રમાદને લીધે અથવા પ્રણયથી વગર વિચારે હે કૃષ્ણ હે યાદવ હે સખા એમ જે કહેલું તથા વિહાર સૈયા આસન અને ભોજનમાં એકાંતમાં અથવા સખાઓની સમક્ષ વિનોદ માટે જે આપનો અનાદર કરેલો છે તેની અપ્રમેય આપની પાસે ક્ષમા યાચું છું આપના અલૌકિક મહાત્મય વગેરે નહીં જાણવાથી મેં આપને સામાન્ય પુરુષ જાણી જે કંઈ કહેલું છે તેની તથા વિહાર સૈયા વગેરેમાં આપનો જે અનાદર કરેલો છે તેની હું ક્ષમા માંગુ છું એટલે પ્રભુના મહાત્મ્યને નહીં જાણતા પ્રભુની સાથે જે પણ સતત સાથે રહેવાના કારણે જે પણ અપરાધો અર્જુનથી થયા છે તેની અર્જુન સખા ભાવથી એનાથી જે પણ થયા છે અપરાધો એની ક્ષમા માંગી રહ્યા છે આટલે સુધી જે જે આમાં સમજાયું આગળ ચાર આગળના ચાર શ્લોક હવે સુનિતા ના રાજુભાઈ આવી ગયા છે એટલે રાજુભાઈ કરી રહ્યા છે હા આગળના ચાર શ્લોક હા એટલે અહીંયા એમ કહ્યું ને કે અર્જુન અહીંયા એવી ક્ષમા માંગે છે કે મારાથી જે કંઈ પણ આપણે સખા સમજીને જે કંઈ પણ અપરાધ થયો હોય ને વાત તો સાચી છે પણ કારણ કે અર્જુન જે છે આ પાંચ પાંડવ જે છે કુંતીના પુત્ર છે અને આપણે જોઈએ છે વારંવાર કે કુંતીજી હંમેશા દુઃખ જ માંગે છે અને કુંતીજી બહુ સારી રીતે જાણે છે કે અત્યાર સુધીમાં અમારા પર જે કંઈ પણ દુઃખ આવ્યા છે એમાંથી આ જે કૃષ્ણ એમને જ અમને બચાવ્યા છે તો એટલે કુંતીજીને તો આ મહાત્મ્ય બહુ ભરપૂર છે અને એમને સાક્ષાત અનુભવેલું છે અને આ પાંડવો રૂપે પણ આ લોકોને અત્યાર સુધી ભગવાને જ બચાવ્યા છે તો પછી આ કેવી રીતે એટલે કયા પ્રકારનું મહાત્મ્ય અર્જુનને ન એમ કારણ કે એ લોકો બહુ દ્રઢતાથી ભગવાનને સમજે છે જાણે છે તો પછી કેમ ક્ષમા માંગી રહ્યા છે એ મને નહીં સમજાય એટલે અહીંયા જે આમાં બદામી થઈ જાય જોડે એટલે અહિયાં આગળ જે પ્રભુએ પોતાના વિરાટ સ્વરૂપ વગેરેના જે દર્શન કરાવ્યા છે એટલે પ્રભુ સર્વરૂપ સર્વાકાર જે રૂપ પ્રભુ છે એ પ્રભુના એ સ્વરૂપને અર્જુન નહીં જાણવાના કારણે સખેતી મત્વા પ્રભુને પોતાના સખા માની અને એમની સાથે જે પણ કાંઈ એમણે હસી મજાકમાં કે જાણે અજાણે જે પણ કંઈ અપરાધો એમનાથી થયેલા છે એવા અપરાધો માટે ક્ષમા માંગી રહ્યા છે અને અહીંયા આગળ જે કહ્યું ને કે અપ્રમેય એટલે અપ્રમેય એટલે મને એવું સમજાય છે આની અંદર પણ કદાચ થયું છે આ જે અમૃત તરંગીણી છે એમાં કે પ્રભુનું એવું જે સ્વરૂપ છે કે જે સામાન્ય રીતે સરળતાથી સમજવા નથી આવી શકતું એવા સ્વરૂપને જે અર્જુન નથી જાણતા એના કારણે થયેલા એમના સાથેના અપરાધોને કે જે સ્વરૂપ હવે પ્રભુએ એમને બતાવ્યું વિભૂતિ રૂપે કે વિરાટ સ્વરૂપ રૂપે જે બતાવ્યું એ સ્વરૂપને નહીં જાણવાના કારણે જે જે પણ કંઈ અપરાધો થયા છે એની ક્ષમા અર્જુન માંગી રહ્યા છે એવું સમજાઈ રહ્યું છે કારણ આપી દીધું છે કે મને અજાનતા મહિમાનમ સવેદમ મયા પ્રમાદાત પ્રણયેન વાપી એટલે આ આ સ્વરૂપ હું નથી જાણી શકતા એનું કારણ પ્રમાદ અને પ્રમેય વધુ પડતો પ્રણય એને કારણે હું આ સ્વરૂપ નથી સમજી રહ્યો કે એ એકતાલીસમાં શ્લોકમાં એ એ કથન કરે છે અર્જુન ના તો પછી અત્યાર સુધી એ લોકો જે કઈ પણ પ્રભુનું સ્વરૂપ જાણતા હતા એ શું કરીને જાણતા હતા કારણ કે રક્ષા તો પ્રભુએ જ કરી છે એ તો એ લોકો બહુ સારી રીતે જાણે જ છે પણ એને કીધું ને વધુ પડતો પ્રેમ હોય જે વ્યક્તિ પ્રત્યે એના તમને એટલા બધા એટલું બધું એ ન જાણી શકો એની અંદર તમે પ્રેમ છે એટલે તમે પ્રેમમાં એટલા વિવશ થઈ જાઓ કે તમે એનો અંદર અંદર સુધી ઉતરી ના શકો એની ડેથ સુધી યા તો પ્રમાદ બંને એને કારણ બતાવે છે ને શરૂઆતથી જ આ બે વસ્તુ એમની સાથે ચાલતી જ આવી છે પેરેલલ પ્રમાદ અને પ્રણય અને એને કારણે ભગવાનનું સ્વરૂપ ઓળખી શક્યા નથી એટલે જીવ પણ જો આ રીતના પ્રમેય પ્રમાદમાં આળસમાં પોતાનું કરવાનું નહીં કરે તો એને પણ ભલે ને પ્રણય હશે તો પણ એનું સાચું સ્વરૂપ નહીં સમજી શકે એમ એટલે એટલે અર્જુનને હજી સુધી સાચું સ્વરૂપ નથી ખબર એનો મતલબ એમ થયો હા હા હા હા હા આ શ્લોક માં જે એટલે તો અચ્યુત કરીને એને પ્રાર્થના કરે છે ને કે હું પ્રમાદમાં અને પ્રણયને વધુ પડતા પ્રેમને કારણે હું આ મને ખબર હતી કે આપ આટલા મહાન છો એમ કોઈ વ્યક્તિ આપણી પાસે ડાઉન ટુ અર્થ બેઠો હોય અને વાતો કરતો હોય ધારો કે અનિલ મુકેશ અંબાની આવીને આપણી જોડે નીચે બેસીને જમે ધારો કે આપણે એનો ચહેરો ના જોયો હોય તો આપણે એના વિશે એવું ન લાગે કે આખા આ દુનિયાનો સૌથી અમીર વ્યક્તિ છે પણ જ્યારે આપણે એના ગુણ ખબર પડે ત્યારે આપણે એમ થાય કે યાર તમારી જોડે તમે આવું કર્યું ને આવું કર્યું આપણે ઘણી વખત આવા બનાવો બનતા હોય છે ઘણી જગ્યાએ કે યાર હું તો તમને ઓળખતો નહોતો એટલે મેં તમને આ રીતના જેમ તેમ કહ્યું ને આવું કર્યું અમારા ધંધામાં ઘણી વાર એવું બને છે એટલે આ પ્રમાદને કારણે અથવા તો અહીંયા એનું કારણ એ જ બતાવ્યું છે હા એટલે તો પછી એટલે અર્જુન કોઈ દેવ તરીકે એમને જાણતા હશે પછી એમ થયું પરબ્રહ્મ તરીકે નહીં જાણતા હોય નહીં તો આવું પરબ્રહ્મ તરીકે હા બોલો દાદા રેકોર્ડિંગ ચોથા અધ્યાયમાં પણ જયારે ભગવાન એવું કીધું ને કે મેં આ જ્ઞાન સૌથી પહેલા બ્રહ્માજીને આપ્યું ને બ્રહ્માજી મનુ ને મનુ સપ્તઋષિઓને તો ત્યારે પણ અર્જુન એવું પૂછ્યું કે તમે તો મારી સાથે જન્મ્યા છો તો પછી આ બધું જ્ઞાન તમે ક્યારે એમને આપી આવ્યા તો કોઈક જાતનું અજ્ઞાન હશે મેં પણ હમણાં લાસ્ટ ક્લાસમાં પણ આ વાત ડિસ્કસ થયું હતું ને થોડું તો ત્યારે કાકા એ જ કીધું હતું કે જેવું રૂપ અહીંયા વિભૂતિ યોગમાં કે વિશ્વરૂપ દર્શન યોગથી ભગવાન સમજાવે છે એવું નતા જાણતા થોડું બધું જાણતા હતા એ જાણતા હશે હા એટલે જેટલું પૂરી ફૂલ ફ્લેજ ભગવાને આ બંનેથી એમને પૂરી વાત બધી બતાડી દીધી અને કહી દીધી એટલું સારી રીતે નહીં સમજતા હોય કેમ કે ત્યાં એવું અજ્ઞાન પ્રકટ કર્યું છે ને પોતાનું ઠાકોરજીના સ્વરૂપ સંબંધી પ્રકટ રૂપ છે એ પોતે આપણને મજબૂર કરે છે કે એના અપ્રકટ રૂપને આપણે ભૂલી જઈએ એટલે કહ્યું ને સખેથી મત્વા પ્રકટ રૂપ ભગવાને સખા જેવું રાખ્યું છે એને કારણે કદાચ સમજ હોય તો પણ પ્રકટ રૂપ એને દબાવી દે છે એવું નિરંતર ચાલ્યા કરે છે પાછું થોડુંક ક્યારેક ચમત્કાર બતાવે યાદ આવી જાય ફરી પાછું અવતારમાં કાલમાં એવું જ હોય છે બધાના અગરબત્તી ને માલાઓ તો પછી જ ચડતી હોય છે બાકી સામે કોઈ કોઈ ચડાવતું નથી <laughs> લોકસ્ય ચરાચરસ્ય તમસ્ય પૂજ્યશ્ચ ગુરુ કુરિયાન નત્વ સમો રત્ન રત્નભ્યતિકમ કુતોન્ય લોકત્રે પ્રતિમા પ્રભાવ હે અપ્રતિમ પ્રભાવવાળા આપ આ સ્થિર અને જંગમ લોકના પિતા છો અને મોટા પૂજ્ય ગુરુ છો ત્રણ લોકમાં પણ આપની સમાન અન્ય નથી તો આપથી અધિક તો કોઈ હોય જ ક્યાંથી એટલે અર્જુન અર્જુને કહેલો છે કે આપ તો અપ્રીતમ એટલે ઉપર આગળ જે એમનો પ્રભાવ બતાવ્યો છે એ પ્રમાણે છો અને મોટા છો તો આપથી અધિક તો કોણ હોઈ શકે એમ આગળ ચુમ્માલીસમો શ્લોક તસ્માત પ્રણમ્ય પ્રણિધાય કાર્યમ પ્રસાદય ત્વામ અહમિસ નિશમ ઇતેવ પુત્રસ્ય સખેવ સખ્યુ પ્રિય પ્રિયા હાસી દેવ સોઢમ શ્લોક તેથી પ્રણામ કરી કાયાથી દંડવટ પ્રણામ કરી આપ સ્તુત્ય ઈશ્વરની હું પ્રસન્નતા યાચું છું હે દેવ જેમ પિતા પુત્રનો મિત્ર મિત્રનો અપરાધ સહન કરે તેમ આપ પ્રિય મારા પ્રિય માટે મારા અપરાધ સહન કરવા યોગ્ય છો એટલે અર્જુન કહી રહ્યો છે કે આપણો પ્રભાવ મેં જાણ્યો નથી તેથી હું કાયાથી એટલે પ્રણામ કરી દંડવટ કરીને આપની પ્રસન્નતા માગું છું જે રીતે પિતા પુત્રનો અને મિત્ર મિત્રનો અપરાધ સહન કરે તેમ આપ મારા પ્રિય છો એટલે મારો અપરાધ પણ સહન કરવા યોગ્ય છો પિસ્તાલીસમો શ્લોક પૂર્વ ઋષિતોસ્મિ દ્રષ્ટવા ભયેન ચ પ્રવર્તિતમ મનો મેં તદેવ મેં દર્શય દેવરૂપમ પ્રસિદ્ધ દેવેશ જગન નિવાસ પ્રશ્ન પ્રથમ નહીં જોયેલું જોઈને હું હર્ષ પામું છું વળી મારું મન ભયથી વ્યથિત પણ થયેલું છે હે દેવ મને તે જ આપણું રૂપ દેખાડો હે દેવેશ હે જગન્નિવાસ પ્રસન્ન થાઓ એટલે પહેલાં નહોતું જોયું એ રૂપ મેં તમારું જોયું છે તેથી હું આનંદ પામું છું વળી મારું મન ભયથી પણ વ્યથિત થયેલું તમે જે પેલું વિકરાટ વિરાટ સ્વરૂપ બતાવ્યું તેથી ભય ભય પામ્યો છું તો હે દેવ મને તે જ આપનું રૂપ દેખાડો એવી રીતે ક્ષમા માગી હવે જ પ્રભુની પ્રાર્થના કરે છે આપણું આ પૂર્વે નહીં જોયેલું રૂપ જોવાથી હર્ષ થાય છે પરંતુ લોકોને ગ્રસન કરતા જોઈ મન ભયથી વ્યથિત પણ થાય છે વસ્તુત આપ ગુણાતીત છો તેથી મને ભક્તને આપના તે જ ગુણાતીત ચતુર્ભુજ રૂપથી દર્શન કરાવો કારણ કે આપનું ચતુર્ભુજ રૂપ શાંત હોવાથી અમને તો તે ઉત્તમ છે અહીં વિશ્વરૂપ કરતા મર્યાદામય શુદ્ધ સર્વાત્મક ચતુર્ભુજ રૂપ ઉત્તમ કહેલું હોવાથી અક્ષર બ્રહ્મના ઉપાસકો કરતા શુદ્ધ સત્વમય ચતુર્ભુજ રૂપના ઉપાસકો ઉત્તમ છે કે જે વિરાટ સ્વરૂપ બતાવ્યું તેનાથી ભય ભય પામ્યા હતા એના કરતા તો તમે જે ચતુર્ભુજ શાંત રૂપ બતાવ્યું શાંત બતાવ્યું તે તેથી ઉત્તમ છે એમ કેવા માંગે છે અર્જુન અમારે કિરીટનમ ગદિનમ ચક્રહસ્તમ ઈચ્છામી ત્વા દૃષ્ટમહમ તથેવ તેનેવ રૂપેણ ચતુર્ભુજેન બાહો ભવ વિશ્વમૂર્તે તેવા જ મુકુટવાળા ગદ્દાવાળા તથા હસ્તમાં ચક્રવાળા આપના દર્શન કરવા હું ઈચ્છું છું હે સહસ્ત્ર બાહુવાળા હે વિશ્વમૂર્તે તે જ ચતુર્ભુજ રૂપવાળા થાવ વિવેચન તે રૂપનું વર્ણન કરે છે તેવા જ એટલે પૂર્વે મને જેવા દર્શન થતા હતા તેવા જ મુકુટધારી ગદાધારી ચક્રપાણી રૂપના આપના દર્શન કરવાની મારી ઈચ્છા છે તેથી આપ તેવું જ ચતુર્ભુજ રૂપ ધારણ કરો આ શ્લોકથી અર્જુનને ભગવાનના નિરંતર સદગુણોથી અલંકૃત ચતુર્ભુજ રૂપથી દર્શન થતા હોય તેમ જણાય છે હેલો હેલો હા હેલો હા જે ધન્યવાદ પ્રણામ હા આમાં આપણે આટલા શ્લોકમાં કહ્યું ને કે આપનું આ પૂર્વ નહીં જોયેલું રૂપ જોવાથી હર્ષ થાય છે પરંતુ લોકોને ગ્રસન કરતા જોઈ મન ભયથી વ્યથિત પણ થાય છે એટલે આમ હર્ષ થાય છે પછી ભયથી વ્યથિત થાય છે તો લોકોને આ પ્રભુના જે વિરાટ સ્વરૂપમાં જે લોકો છે એમનું એમની વાત કરે છે હલો આપનો અવાજ જ નહીં સંભળાતો છે અરે પંકુટી બે ત્રણ કલાક માટે કોઈ નથી અંકુટી માટે નહીં અવાજ હા <laughs> મારો અવાજ નથી હો આ કોઈ ડોલર બેન ઝુમકવાલા છે <laughs> કોઈ ગેરસમજ નહીં રાખતા એ તો બદલો હવે તો સંભળાશે અચ્છા એટલે આમાં મૂળ શ્લોકમાં એ વાત આવી છે કે અદ્વિત પૂર્વમ રસિતોસ્મી અસ્મી અહમ અસ્મી પોતાની વાત કરે છે ક્યારે કોઈ જોયું ન હોય એવું જોઈને અને હું હર્ષ પામ્યો અને ભય ન પ્રવ્યથિતમ મનો મેં મે મનઃ મારું મન આ દ્રષ્ટ દ્રશ્ય જોઈને એને ભય પણ પામ્યો ને વ્યથિત પણ થયો ભયથી એટલે અર્જુન પોતાને થયેલા અનુભવની કે લાગણીની અહીંયા વાત કરી રહ્યા છે શ્લોક નું વિસ્તારીસમાં શ્લોક નું વિશ્લેષણ કરીને તો હજી પણ એની અવસ્થા એવી લાગે છે અર્જુનની કે હજી પણ કન્ફર્મેશન હજી એને સાચું નથી લાગતી વાત કે તમે જે આ બધું કહ્યું છે એને હૃદય એને અંદર ઉતરી નથી ગઈ હજી પણ એને સંશય છે તો વળી પાછો કહે છે કે મને આપ ચતુર્ભુજ રૂપ થી દર્શન કરાવો એનું શું કારણ હજી પણ એને ડાયલેમાં તો છે જ કે આ જે કહી તો ગયા પણ એ જ છે કે પછી બીજા છે એટલે આ ચતુર્ભુજ રૂપે દર્શન કરાવે તો પછી સમજી લેવાનું કે હા એ બધું જ આ જ છે એવું કન્ફર્મેશન હજી માંગી રહ્યો એવું નથી લાગ્યું કે છે આપણે એટલે હા એ મને ખ્યાલ આવ્યો આ કોકટેલમાં જે એક્સટેન્શન લગાડ્યું છે ને તો એમાંથી અવાજ વધારે આવે છે હા એટલે એ મૂળ વાત એ છે જે પહેલે કહી હતી કે પ્રકટ રૂપ છે એ એટલું પ્રભાવી છે કે અવ્યક્ત વિરાટ રૂપ છે એને ભૂલાવી દે છે અને એ વાત તો આગળથી બારમા અધ્યાયમાં પણ સ્પષ્ટ કરવામાં આવશે અને નિરંતર કહેવામાં આવી છે કે પ્રભુનું જે વ્યક્ત રૂપ છે ભક્ત ભાવિત રૂપ છે એ વધારે ચિત્તાકર્ષક હોય છે એની અંદર નિષ્ઠા સ્વાભાવિક હોય જ કેમ કે વિરાટ રૂપ છે તો વ્યવહાર યોગ્ય હોતું નથી એટલે અર્જુન એ જ રૂપની કામના કરી રહ્યા છે કે જે વિરાટ સ્વરૂપના દર્શન પહેલા જે નિરખતા ભગવાન એમના વ્યક્ત સ્વરૂપમાં ત્યાં ઉભા રહીને જ આખો આ વાત કરે છે છતાં પણ એને એવી ઉત્કંઠા કેમ થાય છે હજી કે મને ચતુર્ભુજ દર્શન આપવા એ ડાયલેમા એ છે એનો અને ભક્તને આપને આપના તેજ તેથી મને એટલે અર્જુનને કહે છે અહીંયા આગળ આપના તેજ ગુણાતીત ચતુર્ભુજ રૂપનું દર્શન કરાવો એ ગુણાતીત ચતુર્ભુજ કહેલું છે અને આગળ જતા એમ છે કારણ કે આપના ચતુર્ભુજ રૂપ શાંત હોવાથી અમને તો તેજ ઉત્તમ છે પાછું અહીંયા એમ કહે છે અહીંયા વિશ્વરૂપ કરતા મર્યાદામય શુદ્ધ તત્વાત્મક ચતુર્ભુજ રૂપ ઉત્તમ કહેલું છે એટલે આ બેમાં શું તફાવત છે ગુણાતીત ચતુર્ભુજ અને સત્વાત્મક ચતુર્ભુજ રૂપ એ બેમાં શું તફાવત છે નિવેદનમાં જે લખ્યું છે ને એમના ઉપરથી આ પ્રશ્ન છે હા કે આપ ગુણાતીત છો તેથી મને એટલે ભક્તને આપના એ ગુણાતીત ચતુર્ભુજ રૂપનું દર્શન કરાવો કેમ કે એ શાંત છે આ ઘોર રૂપ છે અત્યારે જે વિરાટ સ્વરૂપનું દર્શન કરાવ્યું છે એટલે શાંત રૂપ દર્શન કરાવો મૂળ પ્રશ્ન એ છે કે શુદ્ધ સત્વાત્મક ચતુર્ભુજ અને ગુણાતીત એમ એ વિષયમાં જ પ્રશ્ન છે ને ચતુર્ભુજના બે રૂપમાં એમ એટલે ભક્ત ભાવિત જે રૂપ છે એ તો અર્જુન અત્યાર સુધી જેનો અનુભવ કરતા આવ્યા છે તે એ નિર્ગુણ એને કહી રહ્યા છે અને શુદ્ધ સત્વાત્મક રૂપનો મતલબ જે ભગવાનનું વિષ્ણુ સ્વરૂપ છે કે વિશુદ્ધ સત્વ છે અમિશ્રિત જે સત્વગુણ છે એનો આશ્રય કરીને ભગવાન સત્વગુણાધિષ્ઠાતા વિષ્ણુના રૂપમાં પ્રગટ થાય છે મોક્ષ આપે છે એ મર્યાદા ભક્તોને માટે ઉપાધિ છે તે રીતે ભક્ત ભાવિત રૂપ છે કેમ કે ભક્તના માટે પ્રભુ તે રીતે પ્રગટ થયા છે श्रीभगवानुवाच मया प्रसन्नेन तवार्जुनेदं रूपं परं दर्शितमात्मयोगात् तेजोमयं विश्वमनन्तमाद्यं यन्मे त्वदन्येन न त्वदन्येन न દ્રષ્ટપૂર્વમ શ્લોકાર્થ હે અર્જુન પ્રસન્ન થઈ મેં આત્મયોગથી આ તેજોમય વિશ્વરૂપ અનંત આદ્ય અને તારા સિવાય પૂર્વે કોઈએ જોયેલું નહીં એવા મારા પર રૂપનું તને દર્શન કરાવ્યું એટલે આગળ અર્જુને જે એ એવું કીધું કે મને ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરવા છે તો અહીંયા ભગવાન પ્રસન્ન થઈને ને એમને એ સ્વરૂપના દર્શન કરાવ્યા સ્વતઃ પ્રવૃત્તિ ઉત્પન્ન કરાવનાર અક્ષર સ્વરૂપના જ દર્શનથી પુષ્ટિ મિશ્ર ભક્તને તેમાં ભયરહિત રુચિ ઉત્પન્ન થતી નથી અક્ષર અને અક્ષર થી અતીત આનંદ રસના સમુદ્રરૂપી હરિના સ્વરૂપામૃતમાં નિમગ્ન થયેલા ભક્તોને હરિના સ્વરૂપ વિના અન્યત્ર કોઈ સ્થળે રુચિ થતી નથી એમ જાણી ભગવાન અર્જુનને સાંત્વન કરતા નીચે પ્રમાણે કહે છે એટલે અત્યારે ભગવાને જે વિરાટ સ્વરૂપ થી પોતાની સર્વરૂપતા બતાવીને સર્વ કારણતા બતાવી એવા સ્વરૂપના દર્શન દર્શનથી પુષ્ટિમિશ્ર ભક્તને એટલે અર્જુન મર્યાદા પુષ્ટિ ભક્ત છે તો એમને ભયરહિત રુચિ ભગવાનના સ્વરૂપમાં ઉત્પન્ન નથી થઈ એટલે ક્ષર અને અક્ષરથી હતી જે ભગવાનનું પુરુષોત્તમ સ્વરૂપ છે આનંદાત્મા કૃષ્ણરૂપ એના દર્શન કરવાની જે અર્જુનની ઈચ્છા થઈ એને એના માટે ભગવાન અહીંયા એને આજ્ઞા કરે છે સર્વના મૂળ રૂપ ઉપનિષદોએ જેવા સ્વરૂપનું પ્રતિપાદન કરેલું છે તેવા દ્વિભુજવાળા લાવણ્ય સુંદર મહામનોરમ ગુણાતીત સર્વ વેદાંતોથી વેદ્ય પરતત્વ પોતાના આશ્રિત ભક્તો પ્રતિ વાત્સલ્ય અને કરુણાના સમુદ્ર સમુદ્ર રૂપ અચિંત્ય ઐશ્વર્ય અને યોગ વાળા મેં અંશી ભગવાન કૃષ્ણે તારા ઉપર પ્રસન્ન થઈ મારા ઐશ્વર્યના થી આ તેજોમય વિશ્વરૂપ અનંત આદ્ય રૂપ નું તને દર્શન કરાવ્યું અન્ય સ્વરૂપના દર્શન કરાવવાનું સામર્થ્ય દ્વિભુજ વાળા સદાનંદ રૂપ શ્રી કૃષ્ણમાં જ છે એમ આથી સ્પષ્ટ થાય છે શ્રી કૃષ્ણ મૂળ રૂપ અને અવતારી હોવાથી અન્ય રૂપોના દર્શન કરાવી શકે છે તેથી જ કહેલું છે કે શ્રી કૃષ્ણના સ્વરૂપ દર્શન સ્વરૂપનું દર્શન કરાવવાનું અન્ય અવતારમાં સામર્થ્ય નથી અન્યના રૂપોનું દર્શન કરાવવાનું શ્રી કૃષ્ણમાં જ સામર્થ્ય છે અવતાર અને અવતારી આ બંનેનો ભેદ અહીંયા ભગવાને બતાવ્યું છે તો ભગવાનના જે અવતાર છે એમાં ભગવાનના કોઈ કોઈ ગુણોના રૂપમાં ત્યાં એ અવતાર રૂપથી ભગવાન પ્રકટ થાય છે પણ શ્રી કૃષ્ણ છે એની અંદર એ સર્વગુણ સંપન્ન બધા ગુણો વિદ્યમાન હોય છે દરેક અવતારની અંદર બધા ગુણો વિદ્યમાન ન હોય ને જે કાર્ય ભગવાન એ અવતાર દ્વારા કરાવવા માંગે છે એના પૂરતા ગુણોનો આવિર્ભાવ ત્યાં હોય છે તો પણ ભગવાન શ્રી કૃષ્ણ છે એમનામાં એ દરેક દરેક ગુણોનો આવિર્ભાવ હોવાથી અન્ય સ્વરૂપોનું દર્શન મતલબ કૃષ્ણનું દર્શન અન્ય કોઈ અવતારો દ્વારા ન થઈ શકે પણ ભગવાન છે એ પોતાના સ્વરૂપનું દર્શન કરાવીને અને બીજા અવતારોનું પણ દર્શન પોતાના રૂપથી કરાવી શકે છે તો એવી રીતે અહીંયા અર્જુને જે ઈચ્છા પ્રકટ કરી કે મને ચતુર્ભુજ રૂપ ધારણ કરીને આપ દર્શન આપો તો એવા સ્વરૂપના દર્શન ભગવાન અહીંયા કરાવ્યા છે તો પહેલા જે સર્વકારણ રૂપ અક્ષર રૂપથી ભગવાને જે દર્શન આપ્યું એની અંદર પુષ્ટિ મિશ્ર ભક્તોને કારણે અર્જુનની રુચિ ન થઈ પણ ભક્તની ભક્તિના ભાવને અનુરૂપ ભગવાનનું જે સ્વરૂપ છે એના દર્શન કરવાની ઈચ્છા જે અર્જુનને થઈ એને ભગવાન અહીંયા પૂરી કરી છે અવતારી રૂપના દર્શન કરાવી ન વેદ યજ્ઞાધ્યયનૈર ન દાનૈર ન ચ ક્રિયાભિ ન તપો વિરુદ્ધ એવા હા શું કયો છો રાજા જે સ્વતઃ પ્રવૃત્તિ ઉત્પન્ન કરાવનાર અક્ષર સ્વરૂપના દર્શન એટલે એમાં ખબર ના પડી હવે મને આમાં એટલું સમજાયું કે અક્ષર સ્વરૂપ મતલબ ભગવાને જે પહેલા પોતાનું વિરાટ સ્વરૂપ બતાવીને પોતાની સર્વ કારણતા ત્યાં પ્રકટ કરી જે અર્જુને જોયું કે બધા દેવતાઓ ને બધા જળ જીવ બધા લોક ભગવાનના એ દેહની અંદર એને દેખાયા તો સ્વતઃ પ્રવૃત્તિ ઉત્પન્ન કરાવનાર એ અક્ષર સ્વરૂપ છે એટલે ભગવાનનું એ સ્વરૂપ એવું છે કે જેના પ્રત્યે અન્ય જીવો મતલબ મર્યાદા જીવોની તો પ્રવૃત્તિ એમના સ્વરૂપમાં કે એમને પ્રાપ્ત કરવામાં થઈ જાય છે પણ પુષ્ટિમિશ્ર ભક્તની એમાં રુચિ નથી થતી એવું મને લાગે છે એટલે સ્વતઃ પ્રવૃત્તિ મતલબ મોક્ષાર્થ પ્રાપ્તિની ઈચ્છા બીજા બધા દીવો જીવોને ભગવાનના એ અક્ષર બ્રહ્મ સ્વરૂપની અંદર મોક્ષ પ્રાપ્ત કરવાની કે એના આનંદ મતલબ એ આનંદ સ્વરૂપ નિરાકારની પ્રાપ્તિ કરવાની ઈચ્છા થઈ જાય છે એની સર્વ કારણતા જોઈને પણ પુષ્ટિમિશ્ર ભક્તને એવા કારણ સ્વરૂપની અંદર રુચિ ન હોય ને એના ભક્તિના ભાવને પોષણ આપી શકે એવા સ્વરૂપની ઈચ્છા હોય છે એવું મને આમાં સમજાયું છે ઓકે કાકા એક મેં હું જરા ભૂલ જોઈ લઉં આગળના શ્લોકમાં આવે છે શું આવે છે એટલે હવે અડતાલીસ અડતાલીસમાં શ્લોકમાં ભગવાને કે છે ને કે ભગવાનનું જે અક્ષર એની પ્રાપ્તિ તો બધા વૈદિક સાધનો થી પણ થઈ શકે છે પણ આ બધા સાધનો પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ની પ્રાપ્તિમાં સહાયક નથી બની શકતા તો મને એવો એનો કોન્ટેક્સ્ટ અહીંયા લાગે છે કે અક્ષર રૂપનું જે દર્શન અર્જુનને ભગવાને કરાવ્યું છે એ અક્ષર સ્વરૂપથી અર્જુન કેમ કે ભક્ત છે એટલે એમને સંતોષ નથી થયો કેમ કે જે સાધનમાં આશ્રિત જે જીવો મર્યાદા જીવો છે જે મોક્ષ પ્રાપ્તિ માટે ભગવાનનું ભજન કરતા હોય છે એમને ભગવાનના એ અક્ષર સ્વરૂપનું ઉપાસન કરવું ગમે છે કે અક્ષર સ્વરૂપની અંદર રુચિ થાય છે પણ ભક્તને નથી થતી ને ન એવા સ્વરૂપને આ કોઈ સાધનોથી પ્રાપ્ત પણ કરી શકાય છે તો એવું આગળના શ્લોકમાં આવે છે એટલે કદાચ એનો કોન્ટેક્સ્ટ એવો હોઈ શકે કે આમાં તો આ વિષયમાં કંઈ છે નહીં એટલે એમ જ ક્યાંક હવામાંથી ઉડીને આવી ગયું એવું લાગે છે સ્વતઃ પ્રવૃત્તિ ઉત્પન્ન કરાવનાર અક્ષર રૂપના જ દર્શનથી પુષ્ટિમિશ્ર ભક્તને તેમાં ભયરહિત રુચિ ઉત્પન્ન થતી નથી એટલે આમાં સ્વતઃ પ્રવૃત્તિ ઉત્પન્ન કરાવનાર એને અત્યારે બ્રેકેટમાં નાખી દેવાનું અને અક્ષર સ્વરૂપના દર્શનથી એટલું જ સમજવાનું અત્યારે તો મૂળમાં તો છે નહીં એટલે એનું ટેન્શન લઈને આપણે ઉજાગરો કરવાની કઈ જરૂર નથી પ્રવૃત્તિ એટલે મોક્ષાર્થ આગળ જે સ્વરૂપ બતાવ્યું કેમ કે આગળના શ્લોકમાં એક સેકન્ડ આગળનો શ્લોક થોડું રીડ કરું તો આવશે એમાં કે હે કુરુ પ્રવીર વેદો યજ્ઞ અધ્યયન દાનો ક્રિયાઓથી અથવા ઉગ્ર તપોથી પણ લોકમાં તારા વિના અન્યથા મારા રૂપના દર્શન થવા શક્ય નથી વિવેચનો એમ કે છે કે મારા અનુગ્રહથી પ્રાપ્ય ભક્તિ વિના અન્ય કોઈ પણ સાધનથી મારા રૂપના પણ દર્શન શક્ય નથી કેવલ અક્ષર વગેરે રૂપના તેઓના ઉપાસકોને વેદ અધ્યયન વગેરે સાધનોથી દર્શન થાય પરંતુ હું પુરુષોત્તમ શ્રી કૃષ્ણ માત્ર અનન્ય ભક્તિથી જ પ્રાપ્ય હોવાથી વેદ વગેરે સાધનોથી મારા દર્શન થવા શક્ય નથી તારા ઉપર મારો અનુગ્રહ હોવાથી તને મારા દર્શન થયા પરંતુ અન્યને તેવા દર્શન થવા શક્ય નથી એટલે નહીં એટલે અહીંયા જે એવું કીધું ને આની કન્ટિન્યુએશનમાં વાત આવી આગળ કેમ કે સૌથી પહેલી અર્જુને જિજ્ઞાસા એ કરી કે મને આપના ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરવા છે એના પછી ભગવાને આપણે અહીંયા લખ્યું નથી પણ હું માનીએ કે ભગવાને એને એ સ્વરૂપના દર્શન કરાવ્યા એ વિરાટ સ્વરૂપને છોડીને એવા સ્વરૂપના દર્શન કરાવ્યા એના પછી ભગવાન એમ કહી રહ્યા છે એને કે આવા સ્વરૂપના દર્શન કરવા અન્ય કોઈ ઉપાયોથી શક્ય નથી એટલે વિરાટ સ્વરૂપના ભગવાનને એ રૂપમાં જોવા તો એ પણ પણ શક્ય નથી કોઈના માટે અને ન આવા ચતુર્ભુજ સ્વરૂપથી અવતારીના દર્શન કરવા કોઈના બંને સ્વરૂપ લભ્ય નથી સામાન્ય પણ જે આ જો વાક્યનો જ સમુચ્ચય કરવા માંગતા હોઈએ તો ત્યાં જે વાત આવી ને કે સ્વતઃ પ્રવૃત્તિ જે લોકોની કેમાં થાય તો અક્ષર રૂપમાં થઈ શકે પણ કેમ કે અર્જુન પુષ્ટિ મિશ્ર ભક્ત છે એટલે એમને ભગવાનના એ રૂપમાં એટલી રુચિ ના આવી જેટલી ચતુર્ભુજ રૂપમાં રુચિ આવી તો અહીંયા જયારે આગળ એ વાત કીધી ભગવાને કે જો અહીંયા કીધું ને વિવેચનમાં કે કોઈ પણ સાધનથી મારા રૂપના દર્શન પણ શક્ય નથી કેવલ અક્ષર વગેરે રૂપના તેઓના ઉપાસકોને વેદાધ્યયન વગેરે સાધનોથી દર્શન થાય તો અક્ષર રૂપ તો પ્રાપ્ત છે ભલે ને અર્જુનને જેવું વિરાટ સ્વરૂપ બતાવ્યું એ રૂપમાં ન હોય પણ ભગવાનનું નિરાકાર સ્વરૂપ તો જ્ઞાનીઓને મુક્તિમાં લભ્ય છે જ તો બીજા વૈદિક સાધનોથી એ સ્વરૂપની પ્રાપ્તિ થઈ શકે છે પણ અવતારી પુરુષોત્તમની પ્રાપ્તિ કૃપા સિવાય કે ભક્તિ સિવાય થઈ નથી શકતી તો સ્વતઃ પ્રવૃત્તિ પ્રવૃત્તિ કરાવનાર અક્ષર સ્વરૂપના જ દર્શનથી એટલે એનાથી મુક્તિ એવો અર્થ લઈ શકાય કે જે જીવોને ભગવાનના અક્ષર સ્વરૂપની અંદર મુક્તિ પ્રાપ્ત કરવા માટે ઇન્ટરેસ્ટ હોય એ લોકોની પ્રવૃત્તિ તો ભગવાનને રૂપ પ્રતિ થઈ જાય છે અને એવા અક્ષર રૂપને પ્રાપ્ત કરવા માટે એ લોકો બધા સાધનો કરી પણ લે છે પણ કેમ કે અર્જુન ભક્ત છે એટલે એ સ્વરૂપ સામે દેખાયું તો પણ એમને એની અંદર રુચિ ન થઈ તો જો મુક્તિની આકાંક્ષા નથી પણ ભક્ત ભગવાનની ઈચ્છે છે તો એવું કંઈક હોવું જોઈએ પણ આવો અર્થ આવાને સ્વીકારવામાં પ્રોબ્લેમ શું છે પણ અપ્રાસંગિક એટલે અક્ષર એટલે અર્જુનની જે અરુચિ છે એ તો નક્કી દેખાય જ આમાં પહેલા જે ભગવાન એને સ્વરૂપનું દર્શન કરાવ્યું એની સ્તુતિ કર્યા પછી પણ ફરીથી અર્જુન એમ કે છે કે મને આપના એવા ચતુર્ભુજ સ્વરૂપનું દર્શન કરાવો ને વિવેચનમાં આગળ જઈને વાત આવી કે ભગવાને પોતાના એ સ્વરૂપને છોડીને અવતારી રૂપના દર્શન ત્યાં અર્જુનને આપ્યા છે તો હવે અર્જુનની અરુચિ પહેલાના સ્વરૂપ પ્રતિ છે અને હવે જે ચતુર્ભુજ સ્વરૂપ બતાવ્યું છે એમાં અર્જુનની રુચિ છે તો એ ભેદ તો સ્પષ્ટ આમાં દેખાઈ જ રહ્યો છે એ જ અક્ષર અને પુરુષોત્તમ એનો પણ ભેદ મારા ક્લાસમાં વિન્ડો ચાલુ થઈ ગયો પણ એટલે અર્જુનને બે સ્વરૂપના દર્શન અહીંયા થયા છે ભગવાનના ને અર્જુને પછીથી એ સ્વરૂપના દર્શન કર્યા પછી પણ એવી જિજ્ઞાસા કરી છે કે મને આપના આવા સ્વરૂપના દર્શન કરાવો ને અહીંયા પણ એ વાત આવી કે અર્જુનને પુષ્ટિ પુષ્ટિમિશ્ર હોવાને કારણે અક્ષર સ્વરૂપ જે પહેલા ભગવાને બતાવ્યું એમાં ભય રહિત રુચિ ઉત્પન્ન ના થઈ પણ હવે જે ભગવાને અવતારીના રૂપમાં ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરાવ્યા એની અંદર અર્જુનને ભક્ત હોવાને કારણે રુચિ થઈ તો આવો બે સ્વરૂપમાં અને અર્જુનની રુચિ ને જે જિજ્ઞાસા થઈ છે એમાં પણ આવો ભેદ તો દેખાય જ છે ને ને આગળ જઈને ફરીથી એની કન્ટિન્યુશનમાં એ જ વાત આવે છે કે અક્ષર સ્વરૂપના દર્શન કે એની પ્રાપ્તિ તો સાધનોથી થઈ શકે છે પણ પછીથી ભગવાને જે સ્વરૂપ બતાડ્યું અવતારી પુરુષોત્તમનું એ સ્વરૂપના દર્શન ભક્તિ સિવાય થઈ નથી શકતા તો અહીંયા ફરીથી જે ઉપર પણ એ કીધું ને કે અહીંયા અર્જુન ઉપર ભગવાન કૃપા કૃપા કરીને એના પર પ્રસન્ન થઈને એને આજ્ઞા કરે છે તો જેમ અહીંયા આવ્યું ને કે હરિના સ્વરૂપામૃતમાં નિમગ્ન થયેલા ભક્તોને હરિના સ્વરૂપ વિના અન્યત્ર કોઈ સ્થળે રુચિ થતી નથી એમ જાણી ભગવાન અર્જુનને સાંત્વન કરતા નીચે પ્રમાણે કહે છે તો જૂના સ્વરૂપમાં એટલે પહેલા જેના દર્શન કરાવે એમાં રુચિ ન થઈ એટલે જ ફરીથી ભગવાને ભક્તોને કારણે અર્જુનને પોતાનું બીજું સ્વરૂપ બતાડ્યું <laughs> દેખાની જરૂર નથી એટલે ગમે તે માને જો ઉભું જ રાખવું હોય આપણને તો આનું પંક્ચ્યુએશન એ રીતે સુધારવું જોઈએ કે સ્વતઃ પ્રવૃત્તિ ઉત્પન્ન ન કરાવનાર કરાવનાર નહીં આગળ જુઓ પ્રવૃત્તિ ઉત્પન્ન ન કરાવનાર અક્ષર સ્વરૂપના જ દર્શનથી પુષ્ટિમિશ્ર ભક્તને એમાં ભય ભયરહિત રુચિ ઉત્પન્ન થતી નથી ન લગાડવું જોઈએ તો આ સાર્થક બને હવે લાગ્યું જીજી હવે થયું બસ હા બસ નહીં થાય સ્વતઃ પ્રવૃત્તિ અર્જુન પોતે જ કહી રહ્યા છે ગ્રંથ થઈ રહી તો આપ મને નથી કરાવતું નથી કરાવતું નથી કરાવતો પછી એકલા આપી લેજો કાલે બધા છે મૈત્રી રાજા ભેગા થઈને આપ્યા સરકાર હાસ્યાસર નહીં મને તો એકદમ નોર્મલ ના કર્યું વાક્યમાં કઈ બી એડિશનની જરૂર એટલે અહીંયા કીધું ને કે કેવલ અક્ષર વગેરે રૂપના તેઓના ઉપાસકોને વેદ અધ્યયન વગેરે સાધનોથી દર્શન થાય તો દર્શન થાય એટલે પ્રવૃત્તિથી દર્શન થાય ને સાધન કર્યા એટલે અક્ષર સ્વરૂપના દર્શન થયા તો પ્રવૃત્તિ તો એ પેદા કરે છે ને એ રૂપના માટે કહી રહ્યા છે એ અક્ષર રૂપ દેખાડ્યું જેના દર્શન આ બધાથી શક્ય નથી એમ કહી રહ્યા અહીંયા લખ્યું દેખો આપ વિવેચનમાં એમાં પ્રાપ્ત ભક્તિ વિના કોઈ પણ સાધનથી મારા રૂપના પણ દર્શન શક્ય નથી કેવલ અક્ષર વગેરે રૂપના તેઓના ઉપાસકોને વેદ અધ્યયન વગેરે સાધનોથી દર્શન થાય પરંતુ હું પુરુષોત્તમ શ્રી કૃષ્ણ માત્ર અનન્ય ભક્તિથી જ પ્રાપ્ત હોવાથી તો અક્ષરના તો દર્શન વેદાધ્યન વગેરે સાધનોથી થાય પણ પુરુષોત્તમના દર્શન ન થાય એવો મતલબ છે તો પછી અર્જુન ની અરુચિ નો મતલબ શું અહિયાં એ જ વાત પણ સહન કેમ ના થયું સહન આગળ એ તો વાત કીધી ને અહિયાં નહીં તો ફરીથી જિજ્ઞાસા કેમ કરી કે મને એક સ્વરૂપ નહીં ને ચતુર્ભુજ જોઈએ છે તો હવે એ વ્યાવર્તક જ થયું ને આગળની વાત એ નથી ગમ્યું એમને ભગવાને કહ્યું કે હું વેદથી દાન તપથી કે યજ્ઞથી આ સ્વરૂપ જોઈ શકાય એવું નથી જે સિવાય રસ મારા એ પણ વાત અરે એ લાઈન ક્યારે આવી છે હવે આવી છે દર્શન ભગવાને કરાવી દીધું છે બીજા સ્વરૂપના દર્શન કરાવ્યા પછી આ વાત અહીંયા આવી છે રાજા મૈત્રજન એવું છે કે અક્ષર સ્વરૂપ એટલે જે બીજા સ્વરૂપના દર્શન માટે આ વાત નથી નામ આપે જે એટલે મેં એમ કીધું કે એ સ્વરૂપ ભગવાન મતલબ અક્ષર સ્વરૂપ નું મતલબ શું અહિયાં કે અક્ષર થી યા તો એવું સમજો કે જેના માટે ભગવાન અહિયાં એવું કહી રહ્યા છે કે કેવલ અક્ષર વગેરે રૂપ ના તેઓના ઉપાસકો ને વેદ અધ્યયન વગેરે સાધનો થી દર્શન થાય એ કયું રૂપ કે જે નિરાકાર રૂપ છે હા એ સામાન્ય જે નિરાકાર સ્વરૂપ ની પ્રાપ્તિ હું એ જ કહું છું કે અહીંયા ભગવાને જે વિરાટ સ્વરૂપ બતાવ્યું છે અર્જુનને એની આ વાત નથી એની વાત અહીંયા નથી કરી રહ્યા ભગવાન કે આના દર્શન મેં કીધું કે આ બંને રૂપો દ્રશ્ય નથી દરેક વ્યક્તિને કોઈ સાધનોથી એ રૂપનું પણ દર્શન સંભવ નથી પણ અર્જુનને એ બે રૂપમાં પણ એ ચોઈસ છે અર્જુનની કે મને ભલે ને આ ભક્તિથી દ્રશ્ય હોય કે આ દ્રશ્ય ન હોય કે કેટલા પણ રૂપો હોય પણ એમાંથી અર્જુનની ચોઈસ એ સ્વરૂપમાં નથી અર્જુનની ચોઈસ આ બીજા સ્વરૂપના દર્શનમાં છે જેની જિજ્ઞાસા એણે કરી છે તો વિરાટ સ્વરૂપ જે ભગવાને બતાવ્યું એ પણ જ્ઞાનીઓને નહીં દેખાય એ તો મને પણ ખબર છે પણ હું એજ કહું છું કે એ સ્વરૂપ નું દર્શન પણ જ્ઞાનીઓને વેદાધ્યયન કે અન્ય કોઈ સાધનોથી નહીં જ થાય પણ ન થતા છતાં પણ જે બે રૂપો દેખાયા છે એમાં અર્જુનની ચોઈસ આ સ્વરૂપમાં નથી પણ બીજા સ્વરૂપમાં છે કેમ કે આ બીજું રૂપ છે ને મેં એજ કીધું કે પણ હું એ જ કહું છું કે બીજા રૂપના દર્શન માટે જે અર્જુને જિજ્ઞાસા છેતાલીસમાં શ્લોકમાં કરી ત્યાં એમણે એવું કીધું કે મને આપના એવા ચતુર્ભુજ રૂપના દર્શન કરવા છે હવે બિટવીન ધ લાઇન્સ જો એવી વાત સમજીએ કે દર્શન થયા એટલે ભગવાને એને અહીંયા સાંત્વના આપી છે તો અર્જુને જે જિજ્ઞાસા કરી કે મને હવે આપના ચતુર્ભુજ રૂપના દર્શન કરવા છે તો એ થયું ફોર એક્ઝામ્પલ થયું છે એના માટે આ એની કન્ટિન્યુએશનમાં વાત આવી છે કે અક્ષર સ્વરૂપના દર્શન ચલો આગળનું હટાવી દો તો અક્ષર સ્વરૂપના જ દર્શનથી પુષ્ટિમિશ્ર ભક્તને તેમાં ભયરહિત રુચિ ઉત્પન્ન થતી નથી હવે ભયરહિત રુચિ ઉત્પન્ન થતી નથી મતલબ કે પહેલા જ એનું દર્શન કરાવ્યું જેની સ્તુતિ અર્જુને કરી એમાં અર્જુનને ભય રહિત રુચિ ઉત્પન્ન ન થઈ ડરીને એમાં રુચિ થઈ પછીથી જે ચતુર્ભુજ હા હા નથી થયો છે એ સ્વરૂપ અર્જુનને જોવું ગમ્યું છે એટલે ભગવાન એને હવે સાંત્વના આપી છે આગળ અહીંયા વિવેચનમાં કીધું ને કે એમ જાણી આ સ્વરૂપ વિના અન્યત્ર કોઈ સ્થળે રુચિ થતી નથી ભક્તોને એમ જાણી ભગવાન અર્જુનને સાંત્વન કરતા નીચે પ્રમાણે કહે છે તો આવા સ્વરૂપ માટે જ આ બધી વાત ચાલી રહી છે જે સ્વરૂપની ફરીથી બીજી વખત અર્જુને જિજ્ઞાસા કરી નહીં તો અર્જુને પહેલા દર્શન કર્યું તો પછી ફરીથી કહેવાની જરૂર જ ન હતી ને કે મને આવા દર્શન કરવા છે મને તો આ એક વાર ઠીક લાગે और इवन न ऐड करने की बिल्कुल जरूर नहीं एकदम परफेक्ट है और दोनों स्वरूप में एकदम क्लियरली डिफरेंशिएट करते हैं હજી બીજું સ્વરૂપ તો દેખાડ્યું જ નથી હવે બતાવશે બે ત્રણ શ્લોક પછી मैं क्लियर करती हूँ हमारा फ्रेंड में तुम्हें बार बार इत्यर्जुनम वासुदेवस तथोक्त्वा स्वकम रूपम दर्शयामास भूय હા પણ અહીંયા એ વાત આવી ને કે એવા સ્વરૂપમાં અર્જુનને રુચિ ન થઈ તો કે વાક્યમાં હું જે જે જિજ્ઞાસા ચાર કરું ને કરી પણ અરે ને તો જિજ્ઞાસા જ તો પણ વાક્યમાં સકે નહી થાય અસે થસે એટલે વાત એ કે શું થશે પુષ્ટિમેં શું ડોક્ટર માટે તો એક થઈ જશે પણ અક્ષરની અંદર કોઈની સ્વતા પ્રવૃત્તિ નથી થતી એવું પણ સ્ટેન્ડર્ડ પ્રોપર નથી આપણે આપણે એ જ કેધું કે અક્ષર સ્વરૂપે અહીંયા પુષ્ટિ પ્રભુ જ લેવાના છે પણ એ સ્વરૂપે એ કેરા છે સ્વતા પ્રવૃત્તિ નથી થતી બસ હા હું એજ તો કહું છું ક્યારનો એજ તો કહું છું નાનું ભાઈને હવે મળવા જઈએ તો આ રોજ વિરાટ નાનું ભાઈ દેખાયા કે નહીં અર્જુન એ પણ પૂછવું પડશે સારું ચાલો ઠીક છે હવે ન વલ્લભજી આ વાત કહી છે ન પુરુષોત્તમજી કહી છે હવે આપણે એક અગિયાર અગિયાર ટીકા સાથે ભગવદ્ ગીતાનું અહીંયા પુસ્તક છે આ શ્લોકની ઉત્થાનિકામાં આવી ખતરનાક ઉત્થાનિકા કોઈએ જો લખ્યું હોય તો આપણે એમને ગોતી કાઢીએ પછી વિચાર કરીએ ભલે ભલે સારું ચલો તો હવે આગળ કરવું છે કે આજે આ અગિયારમું કેટલું થયું હા તો આગળનું કાલે આપણે સંપર્ક કરી ત્યાં સુધી એક ઉજાગરો કરી લો એકાદશ પેદ ભગવદ્ ગીતાના બીજા વ્યાખ્યાકારો આ ઉત્થાનિકા કોઈ લખી હોય તો શું આ જો સ્વરૂપ રસ કેસર કરી